હા આજે જેમનો ક્રમ હોય પ્રસ્તુતિનો એ કરો આરંભ હેલો હા કોણ છો હેલો હા હા જે જે ધનવત પ્રણામ બરોડાથી શીલા બોલું હા અધ્યાય તેરમો આ ક્ષેત્ર ક્ષેત્ર અધ્યાય વિભાગ યોગ એમાં શરીરને ક્ષેત્ર કહ્યું કહ્યું અને જે એને જાણનાર છે એને ક્ષેત્રજ્ઞ કહે છે પહેલા શ્લોકમાં પછી બીજા શ્લોકમાં એવું કહ્યું કે જે શરીર અને આત્માને જે અલગ જાણે છે એ એ એ એ ભગવાને એવું કહ્યું કે મને જ જાણ જે આત્મા છે એ મને જ જાણ અને જેને એનું જ્ઞાન છે તે ઉત્તમ છે પછી અહીંયા આગળ ત્રીજા શ્લોકમાં એવું કહ્યું એવું કહ્યું કે ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ અને તેનો પ્રભાવ ભગવાન એવું કહી રહ્યા છે કે હવે તું એ ટૂંકમાં મારી પાસેથી સાંભળ હવે ચોથો શ્લોક લઉં ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદેશૈવ હેતુમ વિનિશ્ચિત તે ઋષિઓએ બહુ પ્રકારે ગાયેલું છે તેમજ જુદા જુદા વેદ વાક્યોએ પણ જુદું ગાયેલું છે અને હેતુવાળા નિશ્ચિત બ્રહ્મસૂત્રના પદોએ પણ ગાયેલું છે એટલે અહીંયા આત્માના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયેલું છે અને વેદવાક્યોએ પણ એને જુદી રીતે ગાયેલું છે અને બ્રહ્મસૂત્રમાં પણ એને એના પદોમાં પણ એને ગાયેલું છે વિવેચન તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપને ઋષિઓએ બહુ પ્રકારે ગાયેલું છે તેમજ વેદના જુદા જુદા છંદોમાં તેને જુદું જુદું વર્ણન કરેલું છે કોઈ છંદમાં તેને ધ્યાન કરવા યોગ્ય કોઈમાં ધારણા યોગ્ય કોઈમાં વૈરાજરૂપ કહેલું છે તેમજ વેદ વ્યાસે રચેલા યુક્તિવાળા તથા પાકા નિશ્ચયવાળા બ્રહ્મસૂત્રોના અધિકરણોમાં પણ બહુ પ્રકારથી ગાયેલું છે આ સર્વના સારરૂપ તેનું યથાર્થ સ્વરૂપ હું તને ટૂંકમાં કહું છું તે સાંભળ એટલે અહીંયા શરીર અને આત્માને ઋષિઓએ પણ અનેક પ્રકારે ગાયેલું છે તેમ વેદમાં પણ એને મંત્રોથી જુદી જુદી રીતે વર્ણન કરેલું છે અહીંયા વૈરાજ રૂપ કહેલું છે એ સમજ ના પડી મને અને અહીંયા ધ્યાન કરવા એટલે એને ધ્યાન કરવા યોગ્ય અને કોઈકે એને ધારણા કરવા યોગ્ય કહેલું છે અને વેદ વ્યાસે પણ એને બહુ પ્રકારે ગાયેલું છે એ પણ મને સમજ નથી પડી જજે એટલે રાજા કહે છે કે આ કઈ રીતે ગાયું છે તમને આવડતું હોય તો જરા ગાય બતાવો ને <laughs> સમજ જ નથી પડતી તો ગાતા તો કેવી રીતે આવડે છે Sorry. એટલે અહિયાં જે વૈરાજ કહ્યું છે ને એ આત્માના જે જુદા જુદા રૂપ છે એટલે વૈશ્વાનર આત્મા વિરાટ આત્મા હિરણ્યગર્ભ આત્મા એ દૃષ્ટિકોણથી એનું આ નિરૂપણ કરવામાં આવ્યું છે એટલે એક આત્મા જે બ્રહ્માંડ રૂપ ધારણ કરી અને એ અંડની અંદર પ્રવેશ કરે છે તો એ બ્રહ્માંડાભિમાની આત્મા છે એનું એક નામ છે તે પ્રમાણે એમના અભિમાનના ભેદથી કોઈક આત્મા એટલે આત્મા એટલે જે ભગવદ રૂપ છે એ ભગવત સ્વરૂપને ક્યાંક વિરાટ સ્વરૂપ કહેવામાં આવે છે એને એટલે અહીંયા જે આત્માનું વર્ણન કર્યું કર્યું છે એ જીવના અંશ પ્રમાણે નહીં પણ પરમાત્માના એનું વર્ણન કરેલું છે એવું સમજવાનું અહીંયા એટલે યથાયોગ્ય લેવાનું છે જ્યાં એવો સંદર્ભ છે કે એ વિરાટ આત્મા કે વિશ્વાત્મા છે તે જગ્યાએ એ બ્રહ્મના લગતું નિરૂપણ છે અને જ્યાં વ્યષ્ટિના રૂપમાં નિરૂપણ છે ત્યાં જીવાત્મા સમજવા સમષ્ટિ વ્યષ્ટિના ભેદથી આ વાત છે જી જી ગાવાની એક વાત જરા રહી ગઈ પ્રયોગ છંદોબદ્ધ છે શાસ્ત્રોની અંદર બધું એ અલગ વાત છે પણ એમ તમને પૂછે છે શિલાબેન તું સંભળાયું નહીં કે છે મને એ જો ગાવા વાળી વાત છે ને એટલે ગદ્યમાં હોય તો કહેવાય અને ગદ્યમાં હોય તો ગવાય પણ આપણે એમ શીલાબેને તેરમા અધ્યાયનો ચોથો શ્લોક છે ગાયું નિરૂપણ કર્યું એમ આપણે કહીએ એમ ગાયું એમ તો ના કહીએ વેદમાં તો છંદમાં છે તો છંદો ગાન જ કહેવાય છે એજ રીતે ભગવદ્ ગીતા એ પણ ગાયેલી છે એ પણ શ્લોકબદ્ધ છે એટલે ગીતમ કહો ચાહે કથિતમ કહો નિરૂપિતમ કહો એ બધું આપણા જે શબ્દ પ્રયોગો છે એની ચલણ જુદું જુદું છે એટલે આજે આપણને એમ ખોટ લાગે છે સંસ્કૃતની અંદર ગીતમ કે કથિતમ કે નિરૂપિતમ એ ઓપ્શનલી એકબીજાના માટે વપરાય છે એ વસ્તુ એટલું ઓડ નથી ગીતા એનું હશે ને નવ છે આગસ્ટ महाभूतानि अहङ्कारो बुद्धिर्व्यक्तमेव च इन्द्रियाणि दशेकं च पञ्च इन्द्रियगोचरा इच्छा द्वेष सुखं दुःखं सङ्गातश्चेतनाद्रति एतत् क्षेत्रं समासेन सविकारम् उदाह्यतम् શ્લોકા મહાભૂતો અહંકાર બુદ્ધિ તથા અવ્યક્ત અને દસ અને એક ઇન્દ્રિયો તથા તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંઘાત ચેતના અને ધ્રતિ આ વિકાર સહિત ક્ષેત્ર ટૂંકમાં કહ્યું વિવેચન પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો ક્ષેત્ર છે ક્ષેત્ર આ પંચ મહાભૂત રૂપી દ્રવ્ય છે હવે ક્ષેત્ર જેવું છે અર્થાત જેઓનો આશ્રય છે તે કહે છે એટલે અહીંયા શરીર શું છે તો કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોનું બનેલું એ એક ક્ષેત્ર છે અને હવે તેનો જે આશ્રય કરી રહી છે તે કહે છે કે અહંકાર બુદ્ધિ અવ્યક્ત અર્થાત મહત્તત્વ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય તથા એક મન મળી અગિયાર ઇન્દ્રિયો તથા પાંચ વિષયોના વિષયો તેનો આશ્રય આશ્રય કરી રહેલા છે એટલે આ અહંકાર બુદ્ધિ મહત્તત્વ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય અને એક મન એ એ તેનો આશ્રય કરીને રહેલા છે એટલે કે શરીરનો આશ્રય કરીને રહેલા છે હવે તેના વિકારો કહે છે એટલે આ વિકારો એટલે આ પાંચ પાંચ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન એના વિકારો કહે છે ઈચ્છા દ્વેષ સુખ અને દુઃખ સંઘાત એટલે સર્વનું એકત્ર થવું તે ચેતના એટલે વિવેક વિજેરે રૂપી પ્રાણોની વૃત્તિ અને ધ્રતિ અથવા ધૈર્ય એ તેના વિકારો છે એટલે તેના વિકારો શું છે તો કે ઈચ્છા દ્વેષ સુખ અને દુઃખ એ એ ઇન્દ્રિયોના વિકારો છે અને ચેતના વિવેક વગેરે રૂપી એ પ્રાણોની વૃત્તિ છે અને ધૃતિ અને ધૈર્ય એ તેના વિકારો છે આ મને ના સમજાવ્યું કે પ્રાણોની વૃત્તિ ઈચ્છા દ્વેષ સુખ અને દુઃખ એ ચાર જોકે આત્માના ધર્મો છે તો પણ ચિદંતરૂપ આત્મામાં ક્ષેત્રના સંબંધિત તે ધર્મો થતા હોવાથી તેઓનો આશ્રય પણ ક્ષેત્ર જ છે અને તેઓ ક્ષેત્રના જ વિકાર છે એમ કહેલું છે સુખ અને દુઃખનો ભોગ કરનાર ભોગ અથવા મોક્ષ ને સાધનાર ચિદંશભૂત વસ્તુતઃ અવ્યક્ત પુરુષના આધાર તરીકે ઉત્પન્ન થયેલું પાંચ મહાભૂતમય શરીર અહંકાર વગેરેનો આશ્રય છે ઈચ્છા વગેરે તેના વિકારો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી ચાર અર્થને તે પ્રાપ્ત કરાવનાર છે મારી ભક્તિ થઈ શકે તે માટે મેં તારી ઈચ્છાથી તેનો ઉદ્ભવ કરાવેલો છે અને તેનો નશ્વર સ્વભાવ છે તે ક્ષેત્ર સ્થુલ તથા સૂક્ષ્મ દેહરૂપ છે આ પ્રમાણે વિકાર સહિત ક્ષેત્ર તને ટૂંકમાં કહ્યું એટલે અહીંયા શરીરનો ઉપયોગ શું છે તો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી ચાર અર્થોને એ પ્રાપ્ત શરીર દ્વારા જ થશે એવું કહી રહ્યા છે અને ભક્તિ પણ દેહથી જ થશે અને એના ઇન્દ્રિયો થી આ વિકારો ઉત્પન્ન થાય છે કે બધા સુખ દુઃખ લાગે છે કે ઈચ્છા થાય છે કે એ બધું એના વિકારો છે એટલું જ જે સમજાયું મને આમાં છે વિચારણી કઈ અહીંયા આ કહ્યું ને કે ચેતના એટલે વિવેક વગેરે રૂપી પ્રાણોની વૃત્તિ અને ધ્રતિ અથવા ધૈર્ય એ તેના વિકારો છે એટલે આ એ સમજ ના પડી એ લાઈન સમજાવો જેમને થયું હોય આગળ જે અર્જુન પ્રશ્ન કરી રહ્યા છે ને એને તમે ધ્યાનથી જુઓ તત્ક્ષેત્રમ ભગવાન જ કહી રહ્યા છે પ્રશ્નના રૂપમાં નથી પણ કદાચ નો જે કોષ્ટકમાં પ્રશ્ન છે અમૃત તરંગણી કાલે લીધો છે એનો સંદર્ભ લઈએ તો તત્ક્ષેત્રમ યત પછી યાદ यद विकारी यतश्च यत અને યત પ્રભાવ તો આટલા બધા મુદ્દાઓ અહીંયા જિજ્ઞાસ જે છે એનો ઉત્તર ભગવાન આપી રહ્યા છે એ ક્ષેત્ર શું છે એ કયા પ્રકારનો છે કયા વિકાર એમાં છે જેના થકી એ છયેલું છે એનો જે સ્વભાવ છે આ બધી બાબતો અહીંયા પૂછાય છે એનો અહીંયા ઉત્તર આપી રહ્યા છે तो महाभूत अहंकार बुद्धि अव्यक्त एकादश इंद्रिओ इंद्रिओ विषय तो आ बधु तो संगात आखो भेगो थे पी आमा इच्छा द्वेश सुख दुख चेतना धृति आ तो कोई इंद्रिओ नहीं જે ક્ષેત્ર કયું છે ક્ષેત્રમાંના કોઈક ને કોઈકની આ વૃત્તિઓ છે એટલે ઈચ્છા એક વૃત્તિ છે દેશ દ્વેષ એક વૃત્તિ છે સુખ દુઃખ એ વૃત્તિ છે કોની કઈ વૃત્તિ છે એને અહીંયા ગણાવી રહ્યા છે કોઈ પ્રાણની છે તો કોઈ ઇન્દ્રિયોની છે કોઈ મનની છે કોઈ બુદ્ધિની છે એમ બિલકુલ અહીંયા કીધું ચેતના એટલે વિવેક વગેરે રૂપી પ્રાણો ની વૃત્તિ અને ધૃતિ અથવા ધૈર્ય એના વિકારો છે તો ચૈતન્ય ને ની વૃત્તિ કેવી રીતે કીધું એટલે આપણે જેમ આત્મા અને ચેતંશ કહીએ તો ચૈતન્ય હોવું એ આત્માનો ગુણ છે ને આત્મા હોવાનો અહેસાસ આપણને પ્રાણ કરાવે છે એટલે પ્રાણ ને કારણે આત્મા છે એ એ આપણને ખબર પડે છે તો ચૈતન્ય એટલે વિવેક વગેરે રૂપી પ્રાણોની વૃત્તિ અને ધૈર્ય એ તેનો વિકાર એટલે પ્રાણનો વિકાર કે ચેતનાનો વિકાર તો ધૈર્ય ને કેવી રીતે આ બંનેની સાથે કોઈ રિલેશન क्षेत्रम यद्रव्यम तत् महाभूत द्रव्यात्मकम સ્થૂલમ એટલે ક્ષેત્ર શું છે તો કહી રહ્યા છે કે મહાભૂતાત્મક જે સ્થૂળ દ્રવ્ય છે તે ક્ષેત્ર છે અને એ આશ્રય કોનો બની રહ્યો છે તો અહંકાર બુદ્ધિ महत् एकादशेन्द्रियविषयाणां लिङ्गशरीरसूक्ष्मभूतानां च आश्रयभूतम् ઇન્દ્રિયો વગેરે છે એનો એ આશ્રય છે એના વિકારો શું છે તો એ કહી રહ્યા છે કે ઈચ્છા વગેરે હવે યદ્યપિ ઈચ્છા દ્વેષ સુખ દુઃખાની આત્મધર્મભૂતાની સામાન્યતયા ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ બધાને આત્માના ધર્મ તરીકે મનાય છે તથાપિ આત્મન ચિદંશભૂત જે ચિદંશભૂત આત્મા છે તે ક્ષેત્ર સંબંધ પ્રયુક્તાની ક્ષેત્રાશ્રિતાની ઉચ્યંતે એ આત્મા કેમ કે ક્ષેત્ર સંબંધી થઈ ગઈ છે આ લાઈન ની વચ્ચે બે લાઈનો છે કન્ફ્યુઝન એમાં છે આ સ્કીપ ક્ષેત્ર સંબંધ ક્ષેત્ર સંબંધ પ્રયુક્તાની હમણાં વચ્ચે વિક્ષેપ નહીં કરવાની એટલે અહીંયા એ કહી રહ્યા છે કે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ વગેરે આત્મ આત્માના ધર્મો છે તેમ છતાં પણ જે ચેતનશભૂત આત્મા છે એનો ક્ષેત્રની સાથે એટલે દેહાદિની સાથે સંબંધ થઈ ગયો છે એટલે આ ધર્મોને ક્ષેત્રના ધર્મ તરીકે વર્ણવાયા છે સાંખ્ય પુરુષ ધર્મ ધર્મત્વ पुरुषः सुखदुःखानां भोक्तृत्वे હેતુરુચ્યતે તેવ વક્ષતે એટલે જે સાંખ્યશાસ્ત્ર છે એમાં આ બધાને સુખ દુઃખાનામ ભોક્તૃત્વે પુરુષ હેતુ એમ કહ્યું છે પછી સંઘાત સંહરણમ ચેતન अविवेकाध्यात्मिका प्राणादिवृत्तिः धृतिश्च इति विकाराः सुखदुःखे भुञ्जानस्य भोगापवर्गौ साधयतः चिदंशभूतस्य वस्तुतो अव्यक्तस्य पुरुषस्य आधारतया उत्पन्नं भूतमयं शरीरं तेषाम् अहङ्कारादीनाम् आश्रयं तत्तद् इच्छा सुखदुःख द्वेष सङ्घातादिविकारबहुलं विवेक धैर्यादिक चतुर्वर्ग साधकम मदिच्छया उत्भावितम स्वभक्त्यर्थम दिष्टकृतम अन्यै समुदंकितमिति मया तत् विनश्वर स्वभावं क्षेत्रं स्थूलं सूक्ष्मं च मानुषं शरीरं तुभ्यं समासेन ઉદાહરતમ એટલે આ બધાનો જે સંઘાત છે સંઘાતનો મતલબ એનો જે પોટલું એ એમાં શું થઈ રહ્યું છે કે પ્રાણની વૃત્તિ ચેતના તે પછી ધૃતિશ્ચળ એટલે ધારણા વૃત્તિના બે રીતે અર્થ છે એક તો ધૈર્ય અને બીજું જે ધારણ કરનાર છે તે એ જે બધા વિકારો છે એ સુખ દુઃખનો ભોગ કરનારો પછી ભોગ મોક્ષનો ને પ્રાપ્ત કરાવનારા જે ચિદંશભૂત છે એ જીવાત્માને વસ્તુત અવ્યક્તસ્ય આધાર થયા ઉત્પન્ન ભૂતમય શરીરમ એટલે જે કંઈ પણ આ રૂપ ધારણ થયું છે એ અવ્યક્તભૂત જે અક્ષર છે એ અક્ષર છેદંશભૂત થઈને આ બધા જે સંઘાત છે એની અંદર પ્રવેશ કરી અને એનો આધાર બની રહ્યો છે અને તેશામ અહંકારાદિરામ આશ્રયમ એ શરીરમાં પ્રવેશ કરવાને કારણે શરીર સંબંધી અને અહંકાર થઈ જવાને કારણે એના દ્વારા થતા જે કંઈ પણ ઈચ્છા સુખ દુઃખ વગેરે છે કે વિવેક ધૈર્ય આદિ કે ધર્માર્થ કામ મોક્ષ આદિ જે પુરુષાર્થ છે એ બધા એ પોતાના પુરુષાર્થ માની રહ્યો છે એને અહીંયા ભગવાન એમ કહી રહ્યા છે કે આ વિકાર સહિત મેં તને આખું ક્ષેત્ર છે એને તમને સમજાવ્યું છે તો વિકારનો અહીંયા એક તો તાત્પર્ય છે કે શુદ્ધ રૂપથી જોવા જઈએ તો જે કેવલ આત્માના ધર્મો છે તે ધર્મો પણ શરીરાદી સંઘાતની અંદર આત્માના પ્રવેશ થઈ ગયા પછી સ્પષ્ટ રૂપથી કેવલ આત્માના ધર્મ તરીકે સ્ફુરિત ન થઈને શરીરાભિમાની આત્મા કે ક્ષેત્રજ્ઞ આત્મા છે એના મિશ્ર રૂપથી એ બધા થઈ રહ્યા છે તેથી અહીંયા જે અનુભાઈ કહ્યું છે ને કે ઈચ્છા દ્વેષ સુખ અને દુઃખ સંઘાત એ સર્વનું એકત્ર થવું તે પછી ચેતના એટલે વિવેક વગેરે પ્રાણોની વૃત્તિ અને વૃત્તિ અથવા ધૈર્ય આ બધા આના વિકારો છે તો આના વિકારો છે એનો મતલબ આ જે આત્મા સાથે જોડાયેલું ક્ષેત્ર છે એની કોઈ વસ્તુ પ્રાણના વિકાર છે કોઈ ઇન્દ્રિયોના વિકાર છે કોઈ મનના વિકાર છે એમ કરીને એના વિકાર બની રહ્યા છે એમ સમજવું જોઈએ અમે આત્માના વિકાર બની રહ્યા છે એ બધા અભ્યાસો હા એટલે પ્રાણની વૃદ્ધિ એટલે પ્રાણનો વિકાર એટલે પ્રાણને કારણે કઈક જે થતું હોય શું થાય પ્રાણને કારણે ચૈતન્યનો અનુભવ થાય તો એ પ્રાણનો પ્રાણનો વિકાર ચૈતન્ય છે ચેતના છે કેવી રીતે સમજવા બધાના વિકારો બધા કેવી રીતે હોઈ શકે મિશ્રણ आना दो लाइन कंफ्यूजन वो जो दीपिका है ना मैं सिरों के दो लाइन ही जुड़ी ચેતના જે છે એ પ્રાણનો વિકાર કેવી રીતે હોઈ શકે અહીંયા શું કીધું જો વૃત્તિ છે ચેતના એટલે વૃત્તિ છે અને ધૈર્ય એનો વિકાર છે એટલે મને એ કન્ફ્યુઝન છે આમાં કે પહેલા તો ચેતના એ પ્રાણની વૃત્તિ કેમ હોય ચેતના ચૈતન્ય તો આત્માની વૃત્તિ છે હવે ખાલી પ્રાણના હોવાને કારણે એ આત્માના ચૈતન્યનો અનુભવ આપણને પ્રાણને કારણે એટલે ચાલો કદાચ આપણે એવું કહી દઈએ કે ચૈતન્ય પ્રાણની વૃત્તિ છે ભલે પણ પછી ધૈર્ય એનો વિકાસ છે ધૈર્ય કેવી રીતે આત્માની સાથે કે પ્રાણ બંનેની સાથે કેવી રીતે જોડાય ધૈર્યને વૃત્તિ કહીને તો ધારણ કરી રહ્યો છે બધાને આત્મા એટલે ધૃતિ અને ધૈર્ય એ બંને રીતે આને લેવામાં આવ્યો છે આગળ જઈને એને ધૃતિના પણ ત્રણ પ્રકારના ભેદ ભગવાન કહેશે સત્તરમા અઢારમા અધ્યાયમાં ક્યાં કે ધૃતિ પણ સાત્વિક રાજસ ભેદ થી ત્રણ પ્રકારની હોય છે પણ એ જયારે આવે ત્યારે એની વાત છે પણ અહીંયા જે કુલ વાત એ છે કે જે ઇન્દ્રિયોની મનની પ્રાણ અને આત્મા આના સંબંધી જે વૃત્તિઓ છે એ બધા ક્ષેત્રના વિકારો છે એમ સમજવું જોઈએ જે ક્ષેત્રની અંદર આત્મા પ્રવિષ્ટ છે હવે કેટલાક વિકારો સામાન્યતયા એની પ્રસિદ્ધિ શાસ્ત્રમાં એ રીતે છે કે કેવલ આત્માના છે જેમ અહીંયા કહ્યું સુખ દુઃખ વગેરે પણ એ આત્મા જ્યારે ક્ષેત્રમાં પ્રવિષ્ટ થઈ જાય છે તે વખતે એ જે એના વિકાર છે એને ક્ષેત્રથી પૃથક કરી શકાય એવા નથી રહી જતા ભૂલ વૃત્તિ એટલે જે વસ્તુ જેનું કેટલીક વસ્તુ છે ને એનું અસ્તિત્વ હોય જેમાં આ પુસ્તક છે પુસ્તક છે તો આપણે એને એના ભૌતિક સ્વરૂપને આપણે જોઈ શકીએ ઓળખી શકીએ ઉઠાવી શકીએ હવે એની આપણે સત્તા કહીએ આ વસ્તુની સત્તા છે અને જેની સત્તા ભૌતિક રૂપમાં ન હોય તેમ છતાં પણ આપણે સત્તાવત વ્યવહાર કરી રહ્યા હોઈએ એની વૃત્તિ એને વૃત્તિ કહેવામાં આવે છે જેમ ઈચ્છા ઈચ્છા છે માની લો કે મનોધર્મ છે તો મન તો અસ્તિત્વવાન પદાર્થ છે એમ આપણે એને કહી શકીએ મનની અંદર જે ઈચ્છા રહી રહી છે એ ઈચ્છાને આપણે એનું કોઈ વજન તોલી ન શકીએ કે એનું કોઈ લંબાઈ પહોળાઈ માપી ન શકીએ પણ ઈચ્છા મનની અંદર થાય છે એવું જ્યારે વ્યવહાર કરી રહ્યા છીએ ત્યારે ઈચ્છાને આપણે વૃત્તિરૂપ કહીએ છીએ ઈચ્છાને પદાર્થના રૂપમાં નથી કહેતા તો જે વસ્તુનું પદાર્થના રૂપમાં અભિધાન ન કરી શકીએ તેમ છતાં પણ છે એવો વ્યવહાર કરીએ એને વૃત્તિ કહેવાય છે એટલે એને જણાવનારું કઈ અંદર જે છે વર્તતે એથી વૃત્તિ છે એમ વૃત્તિનો હોય છે તે પણ હોવાના બે અર્થ છે એક એવી વસ્તુ છે કે જેને આપણે દેશકાલની અંદર એને આપણે બતાવી શકીએ કે અહીંયા છે અત્યારે છે આમાં છે એવી રીતે જેનો આપણે નિર્દેશ સ્પષ્ટ રૂપથી કરી શકીએ તો એને આપણે અસ્તિત્વ કે સત્તા કહીએ છીએ અને એ જ આખું જેનું ભૌતિક રીતથી અસ્તિત્વ આપણે ન બતાવી શકીએ એને વૃત્તિ કહીએ છીએ વિવાદ revenue. વિકાર ઉત્પન્ન થાય છે ને આ બધા એના વિકાર છે વિકાર સહિત ક્ષેત્રનું નિરૂપણ કર્યું એમ અહીંયા ભગવાન શું કહી રહ્યા છે સવિકારમ ઉદાહતમ એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહતમ એટલે વિકાર સહિત આને મેં તમને ટૂંકમાં કહ્યું નહીં એમ નહીં આને એ રીતે સરળતાથી એ રીતે સમજો તમે કે એવો કોઈ મનુષ્ય શરીર નથી કે જેની અંદર ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ બધી વસ્તુઓ એની અંદર ન જણાતી હોય હવે સર્વનિર્ણયનું જો તમને અનુસંધાન હોય તો શ્રી મહાપ્રભુજી આ મુદ્દો ત્યાં ઉઠાવ્યો છે કે આપણને જ્યારે તત્વની ગણના કરવી હોય તો તત્વમાં કેટલી વસ્તુને કાઉન્ટ કરવી તો સ્થૂલ શરીર સૂક્ષ્મ શરીર તેના અંતર્ગત પંચપ્રાણ પંચતન માત્રા દસ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો મળીને દસ ને એક અંતઃકરણ આત્મા આટલી વસ્તુને તો આપણે તત્વ તરીકે ગણી લીધા આના સિવાય પણ બીજા બધા જે એવા વિષયો છે કે જેને આપણે તત્વ તરીકે ગણવાનું મન થઈ જાય એને આમાં કાઉન્ટ કરવા કે ન કરવા એનો આખો આ પ્રકરણ ત્યાં આપણે ઉઠાવ્યું છે અને જે જે વિષયોને આપણે તત્વ તરીકે અઠ્યાવીસમાં કે ઓગણત્રીસ ત્રીસમાં તત્વ તરીકે ગણવા ઈચ્છી રહ્યા છીએ કે મહાપ્રભુજી કહી રહ્યા છે કે એને તત્વાંતર ન માનીને જે તત્વ છે એમાં જેનો અંતર્ભાવ માની લેવો જોઈએ હવે અંતર્ભાવ માનવાની પદ્ધતિ જુદી જુદી છે એ પદ્ધતિ એ છે કે ભાઈ તમે જેમ અંતઃકરણ ચતુષ્ટય છે એને એક માની લીધું મન કહીને ભલે એની અંદર બીજા વિભાગ જુદા જુદા હોય તો હવે બુદ્ધિ છે એને મહત્વ એક માની લીધી તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને આપણે ચતુર્વૃત્તિ અંતઃકરણ કરીએ છીએ એને ચાર અલગ અલગ ન માન્યા એને એક મનમાં જ એનો સમાવેશ કરી લીધો હવે મનમાં પેદા થનારા જે વિકારો છે એટલે ઈચ્છા વગેરે છે એને તત્વાંતર તરીકે માનવા કે મનની અંદર જ માની લેવા તો એ મનોધર્મ છે કે મનની વૃત્તિઓ છે એવી રીતે આપણે એને માની લેવું જોઈએ તે જ રીતે પ્રાણની શક્તિઓ કહેવાય છે સહ ઓજ બલ વગેરે ઇન્દ્રિયોની શક્તિ છે મનની શક્તિ છે એની પણ ગણના શાસ્ત્રમાં આવે છે તો ઓજ સહબલ છે એને ફરી પાછા ઓગણત્રીસ ત્રીસમું ને એકત્રીસમું તત્વ તરીકે માનવું તો કે નહીં એને પ્રાણ ઇન્દ્રિયોને મનની શક્તિ તરીકે એને સમજવાનું છે એને પૃથક તત્વ તરીકે ગણવાની આવશ્યકતા નથી અહીંયા જે ભગવાન નિરૂપણ કરી રહ્યા છે એમાં ભગવાનનો જે મુખ્ય નિરૂપણ કરવાનો વિષય એ છે કે વિકાર સહિત ક્ષેત્રનું હું નિરૂપણ કરી રહ્યો છું એમાં આઉટરાઇટ ક્ષેત્ર તરીકે શું વસ્તુ ગણી શકાય એ ગણાવી દીધી આટલી વસ્તુ તો ક્ષેત્ર તરીકે આવશે કઈ વસ્તુ આવશે કે મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્ત ઇન્દ્રિયોની સાથે મન અને એના જે ગોચર વિષયો છે તે આટલી વસ્તુ છે એ તો ક્ષેત્ર તરીકે આવે છે તે સિવાયનું જે છે જે હંમેશા ક્ષેત્રની સાથે જોડાયેલું જ હોય છે એને જો તમે અન્ય ક્ષેત્રના તરીકે કાઉન્ટ કરશો તો મુશ્કેલી થશે એને એ રીતે કાઉન્ટ નહીં કરો કેમ કે કોઈ વ્યક્તિ એવો પણ હોય છે કે જે ઈચ્છા શૂન્ય હોય દ્વેષ રહિત પણ હોય સુખ દુઃખ રહિત પણ હોય એ પણ આપણને સામે ક્ષેત્રની જેમ જ દેખાશે જે બીજું છે તે તો એ બધા એના વિકારો છે એમ સમજવું જોઈએ જે વિકારો છે એ નિંદાના અર્થમાં વિકાર નહીં પરંતુ એની ઇફેક્ટ છે અલગ અલગ જાતની એમ સમજવું પણ એક અહીંયા વાત એ છે કે અહીંયા એવું કહ્યું કે આ જે સુખ દુઃખ વગેરે જે છે ઈચ્છા દે આત્માના ધર્મો છે તો પણ ચિદંતરૂપ આત્મામાં ક્ષેત્રના સંબંધથી જે એ તો બરાબર થયું કે એ ક્ષેત્ર રૂપ જણાય છે પણ એકચ્યુઅલમાં આત્માના ધર્મ નથી કારણ કે આત્મા તો જે છે જીવાત્મા ભગવદ અંશ છે અને એને તો કોઈ આવું બધું છે જ નહીં બરાબર પણ અવિદ્યાને કારણે આ બધાથી ગ્રસ્ત થાય છે તો એને આત્માનો ધર્મ એવું ના કહેવું જોઈએ એનું આપણે બરાબર પ્રોપર લાગતો નથી આ શબ્દ એટલે અધ્યક્ષ છે આત્મા તો હવે તો એના જ ધર્મો કેવાશે ને એટલે આપણે ભલે ને અધ્યાત્મને કારણે કહીએ પણ આત્માનું પોતાનો પણ તો અનુભવ એવો જ હશે ને કે મારા બધા દર્શો એટલે મને સુખ થાય છે મને દુઃખ થાય છે કે ઈચ્છા હોય દ્વેષ હોય તો એક વખત અંતકરણાધ્યાસ થઈ ગયા પછી કે થઈ ગયા પછી દેહાધ્યાસ થઈ ગયા પછી આત્મા ધર્મ ભલે ન હોય પણ અધ્યસ્ત હોવાને કારણે અનુભૂતિ તેવી રહેવાની ત્યાં ક્ષેત્રીય સમજી રહ્યો છે જાઓ પાછું અહીંયા ભગવાને કીધું ને કે એ જો આત્માના ધર્મો છે તો પણ ચિદંશરૂપ આત્મામાં ક્ષેત્રના સંબંધથી જે ધર્મો થતા હોય સ્વતંત્ર નથી હોતા ક્ષેત્રના સંબંધ ભગવાન પણ એ વાત તો કીધી ને કે આ બધા ધર્મો આત્માના પોતાના ન હોય ને ક્ષેત્રનો સંબંધ છે એટલે આ બધા ધર્મો ને આત્માના ધર્મો કયા અધ્યસ્ત આત્મા છે એટલું તો ક્લારિફાય કરેલું છે એટલે પોતાને માની લીધું છે કે હું દેહ છું આત્મા જેવું માની લીધું આ હું છું એટલે એના બધા વિકારો એટલે મૂળ મને એવું લાગે છે ચેતનાના સંબંધમાં એવું છે કે જીવાત્માને લીધે જે કે આત્મતત્વ જે છે એને લીધે જે શરીર જે ચાલી રહ્યું છે એ જ્યારે જીવ તત્વ રિમૂવ થઈ જાય છે તો આપણે એને કહીએ છીએ ને કે હવે એ મરી ગયો એટલે ચેતના નથી રહી પણ એ જે ક્ષેત્ર છે એ મરી ગયું છે પણ ક્ષેત્ર જે છે એનો નાશ નથી થતો પણ એ તિરોધામ થઈ જાય છે એનું તો તો અચેતન થઈ ગયું તો અહીં ચેતના એનો વિકાર થાય ને જીવાત્મા જતો રહ્યો તો ચેતના એનો વિકાર એટલે આપણે શું કહીએ છીએ જીવાત્મા જતો રહ્યો નથી કહેતો પણ આપણે એમ કહીએ ચેતના હવે માણસામાં રહી નથી તો જે આપણું અજ્ઞાન છે કે ભાઈ અચેતન થઈ ગયો માણસ એ જે છે એ ખરેખર વિવાદમાં દૂર થવાથી એ થયું છે અચેતન એ તેને વિકાસ તરીકે કહ્યું છે એવું લાગે છે આવે બીજું કઈ ન હોય તો શીલાબેન આગળનું ગાવ બીજાનો છે હલો જય શ્રી દંગત પ્રણામ કોણ છો હા આજે અહીંયા બેલાશા હા હા અહીંયા જે લખ્યું છે મારી ભક્તિ તે માટે મેં તારી ઈચ્છાથી તેનો ઉદ્ભવ કરાવેલો છે તો આ એ શું કહેવા માંગે છે કે મેં તારી ઈચ્છાથી તેનો ઉદ્ભવ કરાવેલો છે ક્યાં કયું છે ક્ષેત્રમાં ક્ષેત્ર ધર્મ ધર્મ હા એક જ મારીની જગ્યાએ મારું હોવું જોઈએ મારી ઈચ્છાથી આમાં મૂળમાં એવું જ છે સુધારી લેજો બધા આ મોટી રિસર્ચ શીલાબેન હવે ગાઓ નીતા ભાભી નો વારો છે કયા ભાભી નીતા તો નીતા ભાભી તમે ગાઓ હેલો નીતા પાસોની જેમ બોલાવો ભગવતી અચ્છા વૈષ્ણવ તરીકે ભલે તમે લઈ લો વાત તો એક જ છે આત્માન દ્વિધા સાચું બહુ છે ચાલો હમણાં કેટલું બોલું છું હમણાં કેટલું બોલું અહિંસા શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ इन्द्रियार्थेषु वैराग्यम् अनङ्कार एव च जन्ममृत्युजराव्याधि दुःखदोषनुदर्शनम् अशक्तिरनभिष्वङ्ग अनभिष्वङ्ग पुत्रदारादारगृहादिषु नित्यं च समचिन्तचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयिचान्य यो मयिचान्ययोगेन भक्तिरव्यभिचारिणि विभक्तदेशसेवितम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यन्तं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानम् इति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा श्लोकात् અભિમાનીપણું અમાનીપણું અદંભીપણું અહિંસા ક્ષમા રુજુતા આચાર્યની સેવા પવિત્રતા સ્થૈર્ય ચિત્તનો નિગ્રહ ઇન્દ્રિયોના વિષયો પ્રતિ વૈરાગ્ય અને વળી અહંકારનો અભાવ જન્મ મરણ જરા અને વ્યાધિમાં દુઃખ તથા દોષનો વિચાર પુત્ર પત્ની ગૃહ વગેરેમાં આશક્તિનો નાશ આસક્તિ આસક્તિનો તથા સંઘનો અભાવ ઇષ્ટ અથવા અનિષ્ટની પ્રાપ્તિમાં નિત્ય સમચિતપણું તથા મારામાં અનન્ય યોગથી અવ્યભિચારીની ભક્તિ એકાંત પ્રદેશનું સેવન લોકોની સભામાં અરતિ નિત્ય અધ્યાત્મ જ્ઞાન અને તત્વજ્ઞાનના અર્થનો વિચાર આને જ્ઞાન કહે છે આથી અન્યથા હોય તે અજ્ઞાન છે હવે તે ક્ષેત્રમાં પોતાના આત્માના જ્ઞાન જ્ઞાનના ગુણો કહે છે અહીંથી સાડા ચાર શ્લોકથી એટલે સાત થી સાડા દસ જ્ઞાનના ગુણો કહેલા છે એટલે પાંચ શ્લોકો સાત થી સાડા અગિયાર શ્લોક જ્ઞાનનો બોધ કરેલો છે શ્લોકોમાં અમાનીપણું એટલે પોતાના ગુણોની ઉત્તમતાના વર્ણનમાં આનંદ ન માનવો તે અદંભીપણું એટલે લોકને દેખાડવા માટે ધર્મ વગેરેનું આચરણ ન કરવું તે અહિંસા એટલે બીજાઓને પીડા ન કરવી તે ક્ષમા એટલે દુષ્ટ વગેરેના અપમાનનું સહન રુજુતા એટલે નિષ્કપટપણું આચાર્યની સેવા પવિત્રતા બા એટલે બાહ્ય અને આભ્યંતર એમ બે પ્રકારની છે માટી જલ વગેરેથી બાહ્ય પવિત્રતા સિદ્ધ થાય છે અને ભગવાનનું સ્મરણ કરવાથી આભ્યંતર પવિત્રતા સિદ્ધ થાય છે ક્લેશ વગેરેમાં પણ ભગવત પરાયણ રહેવું તે સ્થૈર્ય આત્મા એટલે ચિત્તનો નિગ્રહ અથવા આત્મવિનિગ્રહ ઇલ્યસિત ક્ષુધા વગેરેના સહનથી દેહનો સંયમ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય અહંકારના અહંકારનો અભાવ મૂળમાં એ શબ્દ છે તેથી આ ગુણ આવશ્યક છે એવો બોધ થાય છે જન અનહંકાર એવ ચ એવું કહ્યું જન્મ મરણ વગેરેમાં દુઃખ અને દોષનો વિચાર કારણ કે જન્મ રહિત બ્રહ્મના નો યોનિ અને મલ સાથે સંબંધ સંબંધ થવો તે જન્મ છે અને તેને ભગવાનનું વિસ્મરણ વિસ્મરણ થાય તે મરણ છે જરા એટલે વૃદ્ધાવસ્થાથી શક્તિ ક્ષીણ થાય છે અને વ્યાધિમાં ક્લેશ થાય છે તેથી તેઓમાં દુઃખ તથા દોષનો વિચાર થવો યોગ્ય છે પુત્ર પત્ની ગૃહ વગેરેમાં આશક્તિનો અભાવ તથા તેમના સુખ દુઃખથી પોતે સુખ દુઃખ માની લઈ તન્મય ન થવું એ તેઓના સંગનો અભાવ ઈષ્ટ અથવા અનિષ્ટ પદાર્થની પ્રાપ્તિ થાય તો પણ ભગવદ ઈચ્છાથી પ્રાપ્તિ થઈ તે ઉત્તમ જ છે એમ જાણી ચિત્તને શમ રાખવું તે ચિત્તની ક્ષમતા અને સર્વગુણોના હૃદયરૂપ ઉત્તમ ગુણ મારામાં અવ્યભિચારીની અનન્ય ભક્તિ ભગવત સેવામાં પ્રતિબંધક ન હોય તેવા વિભક્ત એકાંત પ્રદેશનું સેવન લોકોની સભામાં અર્થાત લૌકિક સભાઓમાં પ્રીતિનો અભાવ નિત્ય અધ્યાત્મ જ્ઞાન એટલે આત્માના સ્વરૂપનું નિત્ય જ્ઞાન તત્વજ્ઞાન એટલે ભગવાન અથવા મોક્ષ તેનું દર્શન અથવા વિચાર આ ગુણો જ્ઞાન કહેવાય છે આ જ્ઞાન છે એટલે ગુણો વિદ્યાના કાર્ય છે આથી આથી વિરુદ્ધ હોય તે અજ્ઞાન એટલે અવિદ્યાનું કાર્ય છે આ પ્રમાણે જ્ઞાનનો ઉપદેશ કરી હવે છ શ્લોકથી એટલે બાર થી સત્તર જે નો બોધ કરે છે લખી રાખવા જેવું છે દિવાલ ઉપર ચિતરાવીને બધા હેલો જે રુજુતા એટલે નિષ્કપટપણું અને પછી પાછું એવું લખ્યું કે આચાર્ય ની સેવા તો રુજુતા નિષ્ફળ પટવાનું તો સમજાય છે પણ એની સાથે આચાર્યની સેવા કેવી રીતે જોડીએ ખ્યાલ ના આવે એવું નથી એમાં એક એન્ટર માર્ક રહી ગયો છે એટલે પેરેગ્રાફ આપવા અલગ ગુણ અલગ પછી આચાર્યો આચાર્યોપાસનમ એ જુદું છે પણ બીજી જગ્યાએ એને અલગ લાઈનમાં અપાયું છે આમાં રહી ગયો છે પૂર્ણ વિરામ તો છે જ અહીંયા આચાર્ય સેવા આવે અલગ ગુણ છે અલગ ગુણ અલગ કલેશ વગેરેમાં પણ ભગવત પારાયણ રહેવું તે સ્થૈર્ય આપણે નોર્મલી ત્યાં ધૈર્ય કે એવું કંઈ કહેતા હોય છે તો સ્થૈર્ય અને ધૈર્ય એક જ થોડા છે આપણે ચેક કરી લઈએ ધૈર્ય આમાં અલગ માન્યું છે કે નહીં પછી નથી તો માની લો એને ધૈર્ય નથી નહીં તો પાછો રિસ્ક સેવામાં પ્રતિબંધક ન હોય તેવા વિવક્ત એકાંત વિવિક્ત એકાંત પ્રદેશનું સેવન એટલે દિવ્ય સ્વરૂપનું નહીં એવી જગ્યા એકાંતમાં રહેવાનું વિવિક્ત દેશ સેવિત્વમ એનો અર્થ છે વિવિક્ત દેશ એટલે એકાંત જગ્યા હવે અહીંયા શું કહ્યું કે હવે તે ક્ષેત્રમાં પોતાના આત્માના જ્ઞાનના ગુણો કહે છે પછી પાછળ શું કરે છે ઉપસંહાર કે આ ગુણો જ્ઞાન કહેવાય છે જે કંઈ પણ બતાવ્યા એ ગુણો જ્ઞાન કહેવાય છે આ જ્ઞાન છે એટલે આ ગુણો વિદ્યાના કાર્ય છે અને આથી વિરુદ્ધ હોય તે અજ્ઞાન છે એટલે એ અવિદ્યાનું કાર્ય તો પેલા ઈચ્છા દ્વેષ વગેરે જે હતા એ બધા જે આત્માના ધર્મો બતાવ્યા એ પછી એટલે જ્યાં અવિદ્યાના જ કાર્ય છે એમ જ થવું જોઈએ એનો મતલબ આગળના શ્લોકની અંદર પૂછતી હતી ને કે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ વગેરે જે ચાર ધર્મો છે એ આત્માના ધર્મો છે એકચ્યુઅલમાં એ અવિદ્યાના ધર્મો છે પણ આત્મા પર જેવી રીતે અહીંયા આ બધું બાયફર્ગેશન કેવી રીતે કર્યું કે આ વિદ્યાના ધર્મો છે એવી રીતે બાયફર્ગેશન કર્યું એવી રીતે આગળના અવિદ્યાના ધર્મો છે એવી રીતનું સમજવું જોઈએ બાકી આત્માને આવા કોઈ જ્ઞાન કે અજ્ઞાન જેવું કશું છે ત્યારથી એને બધું આગળ કહ્યું ને સવિકાર ક્ષેત્રનું વર્ણન કરી રહ્યા છીએ સવિકાર નો મતલબ એ છે ને આત્મા દેહ થયો એટલે એટલે આ બધું આત્માને લાગી રહ્યું છે કે મારું મને થાય હવે નીતા આવી ગઈ બોલે છે ક્યાં છે આ બોલીને નીતા બેલાબેન બોલ્યા હવે આગળ કોણ છે વડોદરાથી કોઈ કરે છે કે હાલતથી જ કરીએ આગળ મારો તેરથી છે એટલે મમ્મીએ શું બે વધારે કરી નાખ્યા ત્રણ કરવાના એની જગ્યાએ પાંચ કરી નાખ્યા છે હવે મારો મારો હલો તો અર્પિતાબેન નો બારમો શ્લોક છે ને આ પાંચ શ્લોક જોડે હતા જે છે સાત થી કરીને અગિયાર સુધી અને બારમો હા જે હું જોડાઈ છું કરું બારમો શ્લોક બે મૂવી એક એક શ્લોક છે બધા ના બે ચૌદ પંદર પંગ એકદમ ત્રણે છે તો ખાલી એકલું અર્પિત આવે બારમું હા બીજા ભેગા હતા એટલે મેં કરી દીધા ને અછૂતા એવું હતું ને વચ્ચે અચ્છા તો બારમું એ તમે કરી નાખો ને એટલે શુદ્ધિ તો બીજી વાર લઈ લેજે અર્પિતાબેન હવે આ ચૌદ માં હા ભાનુબેન બારમું ની વિધિ કરે છે જીજે લઉં બારમું હેલો લેવું જ લઈ લે લે હા પ્રણામ હા પ્રણામ જીજી ગેયમ તત પ્રવક્ષ્યામી યજ્ઞાત્વા અમૃતમ અમૃતમ શ્નુતે અદા અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન ના સદૃચ્યતે શ્લોકાર્થ એટલે હવે ભગવાન કહી રહ્યા છે કે જે જ્ઞેય છે તે કહું છું તે જાણી મોક્ષ પ્રાપ્ત કરે છે તે અનાદિ મત પર બ્રહ્મ છે તે સત અથવા અસત કહેવાતું નથી વિવેચન હવે જ્ઞેય કહું છું જ્ઞેયનું સ્વરૂપ જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે જ્ઞાનીઓ શાસ્ત્ર જ્ઞાનથી આ જ ફળ પ્રાપ્ત કરે છે ધ્યેય અનાદિ મત પર બ્રહ્મ છે અનાદિ મત એટલે આદિ રહિત પર બ્રહ્મ ધ્યેય છે અનાદિ મત પર બ્રહ્મ ધ્યેય છે અથવા અનાદિ એટલે આદિ રહિત મત પર એટલે હું જેનાથી પર છું તેવું મારા ધામરૂપ અક્ષર બ્રહ્મ તે શ્રી ભાગવત છઠ્ઠા કંદમાં નવમા અધ્યાયમાં છત્રીસમાં શ્લોકમાં જણાવ્યા પ્રમાણે સર્વ વિરુદ્ધ ધર્મનો આશ્રય હોવાથી સત અથવા અસત કહેવાતું નથી તે સત છે કે અસત છે તેવો નિશ્ચય પણ થઈ શકે તેમ નથી અર્થાત તે બહુ દુર્ધ્યેય છે એટલે અહીંયા ભગવાન કહી રહ્યા છે એટલે ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ ભગવાન બતાવી રહ્યા છે કે કેવું સ્વરૂપ છે એમનું હવે ભાગવતના છઠ્ઠા સ્કંદના નવમા અધ્યાયમાં રેફરન્સમાં આપ્યું છે પ્રમાણે એના શ્લોકમાં લખેલું છે કે પરંતુ આપના સ્વરૂપમાં એ બંને વાતનો વિરોધ આવતો જ નથી અનંત ગુણવાળા અને અતિ ગંભીર મહિમાવાળા આપના ઈશ્વર સ્વરૂપમાં સંશય અને વિચારથી ઉત્પન્ન કલ્પિત પ્રમાણ અને તેનું સમર્થન કરનારા પુસ્તકોથી ભરેલા શાસ્ત્રોથી જેમના અંતરકરણ વ્યાકુળ થયેલા છે અને એને લીધે જેઓ દુરાગ્રહથી પ્રેરાઈ વાદ કરે છે તેમના વિવાદને અવકાશ જ નથી જો કે આપનું સ્વરૂપ સર્વ પ્રપંચ થી રહિત અને કેવળ છે તો પણ જો તેમાં માયાને વચમાં રાખીએ તો કઈ બાબત અઘટિત જીવી રહે વાસ્તવિક રીતે કરતાપણું હોય તો વિરોધ આવે પરંતુ સ્વરૂપમાં ભેદ નહીં હોવાથી એવું કઈ છે જ નહીં અહીંયા આ શ્લોક સંપન્ન થયો મને આમાં એક પ્રશ્ન છે કે આપણે સત નથી જે ब्रह्म जो है सत नहीं कई रीतना साबित कर मैं समझाता हूँ प्रश्न ए जवाब मैं आवड़ता आप निराकरण करशो સર્વ વિરુદ્ધ ધર્મનો આશ્રય છે એવું આપણે વિરુદ્ધ તો બરાબર છે પણ તો ભાઈ સત નથી એ આપણે એની કઈ ક્યાં સત નથી એમ દરેક એની સત્તા તો દરેક જગ્યાએ છે એવું એવું ઉદાહરણ આપણે ક્યાં મળે કે સત નથી એમ એટલે એવા અર્થમાં નથી અહીંયા કહ્યું કે એને આપણે સત કેવું કે અસત કહેવું એટલે એ સત પણ છે અને અસત પણ છે એમ એ કહી શકાય કારણ કે એ વિરુદ્ધ ધર્માશ્રય વાળું છે એટલે એ સેન્સમાં અહીંયા આગળ વાત આવે છે એ બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય વાળું હોવાથી સત આપણે એને એને અસત પણ કહી શકીએ બધા જ ધર્મો એનામાં ઘટિત થઈ શકે છે સતમાં સત નથી એ ધર્મો ક્યાં ઘટિત થઈ રહ્યા છે મારો એ પ્રશ્ન છે પણ સત કે કેવલ અસત ના કહેવાય એમ એ અર્થમાં અહીંયા આગળ વાત આવી છે તમે એમ ના કહી શકો બ્રહ્મ કેવલ સત છે તમે એમ પણ ના કહી શકો બ્રહ્મ કેવલ અસત છે બ્રહ્મ સત પણ છે ને બ્રહ્મ અસત પણ છે કારણ કે વિરુદ્ધ ધર્માશ્રય વાળું છે અહીંયા આગળ એવો સેન્સ છે હલો અહીંયા અહીંયા છેલ્લી લાઈનમાં આપ્યું ને કે તે સત છે કે અસત છે એવો નિશ્ચય પણ થઈ શકે તેમ નથી અથાત તે બહુ દુર્ગેય છે એટલે એને સત પણ નથી કહી શકાતું અને એટલે એટલે એવો નિશ્ચય નથી કરી શકાતો કે એ સત છે કે અસત છે એટલે એને જાણવું જ બહુ દુર્ગેય છે એટલું સમજાય છે તો અહીંયા એક પ્રશ્ન એ થયો એટલે પંકજબેન થઈ ગયું નથી થયું આટલી સમજ પડી આવી રહ્યું છે કે અવતારો તો પાંચ હજી આગળ આવી રહ્યું છે અહીંયા વિરુદ્ધ ધર્માશ્રયતા વર્ણવી ગયા છે એમાંની એક વિરુદ્ધ ધર્માશ્રયતાનું દૃષ્ટાંત આ પણ કહ્યું છે કે એ ન તો સત છે કે ન અસત છે પછી આગળ લાંબી લિસ્ટ છે એક વખત આપણે એની ચર્ચા કરી લઈએ વાંચી જઈએ પછી આપણે જોઈએ મૂળ સંચય મૂળ સંચય એ હા સર્વત પાણી પાદલ સર્વ સર્વેન્દ્રિય ગુણાવાસ સર્વેન્દ્રિય બધું લાંબા લચક બધા આવી રહ્યા છે આ તો વિષયનો કર્યું છે અને આપણે કોઈક બોલ્યું ને હમણાં કે દુર્ગે છે એ સેન્સમાં છે અહીંયા દુર્ગેયતા બતાવી છે પણ નું સદાશિવ જે નાસદી સૂત્રમાં પણ આ વાત વેદમાં કહેલી છે એનો પણ એ શું કહો છો કે ક્ષેત્ર ક્ષેત્ર કે વિભાગમાં જે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અહીં જણાવી રહ્યા હતા એમાં પછી અહીંયા ધ્યેયની વાત આવી ગઈ પછી બ્રહ્મની વાત આવી ગઈ ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાન પૂરું થઈ ગયું વર્ણન આવશે આવશે તો આ જ્ઞાન કયું તો જ્ઞાન વડે જ્ઞે શું છે ક્ષેત્રનું થયું હવે ક્ષેત્રજ્ઞનું આવી રહ્યું છે ક્ષેત્રજ્ઞ એ જ્ઞાન વાળો છે હવે એમાં જ્ઞાન કોનું છે શું છે એટલે એક એક પેલા જીવાત્માનું વર્ણન થયું હવે પરમાત્મા પરમાત્માનું ક્ષેત્રજ્ઞ તરીકે જીવાત્મા જેનો અંશ છે એનું વર્ણન આવે છે ક્ષેત્રજ્ઞ કીધું ને એમાં ક્ષેત્રનું જેને જ્ઞાન છે જ્ઞાનના લક્ષણો બતાવ્યા જે ભાનુબેને શ્લોક કર્યો ને હવે જ્ઞાન તો કોનું થશે એ જ્ઞેયનું સ્વરૂપ બતાવે છે હવે એ જે જ્ઞેયને જે જાણે છે એ જ તો ક્ષેત્રજ્ઞ કહેવાશે ને એવું થશે ને જે જ્ઞાન માટે કંઈક પ્રાપ્ત કરવું છે શું છે પ્રાપ્ત કરવું છે શું છે તો સર્વત પાણી પાદાંતર એ સમજાવ એ જ્ઞાન વડે આને પ્રાપ્તિ જે કહો ચાહે પ્રમેય કહો હજી આગળ આવશે આ બધી ચર્ચા એક વખત આ સંપૂર્ણ થઈ જાય પછી વધારે સ્પષ્ટ થઈ જશે કોણ છે આગળ કોણ વાત છે અચ્છા પંકજ નો છે આગળ ના <laughs> ભલે તો આજે અહીંયા હા હા હા